છે પરમાત્માને રમવાની ઈચ્છા થઈ એ જ માયા છે એકાકી નૈવ રમતે સદ્વિતીયમ ઐચ્છત પરમાત્માના શ્રીઅંગમાંથી પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું છે પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ થયું મહત્તત્વમાંથી અહંકાર થયો અહંકારના ત્રણ ભેદ થયા સાત્વિક રાજસ અને તામસ તામસ અહંકારમાંથી પંચકન માત્રાઓ થઈ રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયાભિમાની દેવો થયા છે આ બધા તત્વો શક્તિહીન હોવાથી શવ જેવા પડ્યા હતા પ્રભુએ સર્વમાં પ્રવેશ કર્યો તત્સૃષ્ટવા તદેવાનું પ્રાદિશત પરમાત્મા પ્રવેશ કરે છે ત્યારે એકમાં શક્તિ આવી છે આ બધા તત્વો કેવલ ભગવદ ઈચ્છાથી ઉત્પન્ન થયા છે મહત્તત્વ કેવું થયું અહંકાર કેવી રીતે થયો કેવી રીતે થયો પૂછવાની જરૂર નથી પ્રભુએ સંકલ્પ કર્યો એટલે થયું ભગવાનના સંકલ્પમાં એ શક્તિ છે આ બધા તત્વો ભગવદ ઈચ્છાથી પ્રભુના સંકલ્પથી પ્રગટ થયા પછી ભગવાનના દૂતીમાંથી કમળ ઉત્પન્ન થયું તે કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી ત્યારે નારાયણના દર્શન થયા છે સૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માજીને ચાર શ્લોકોમાં ભાગવતની કથા સંભળાવી તેને સંતો ચતુશ્લોકી ભાગવત કહે છે અહમેવાસમેવાગ્રે નાન્યજ્ઞ સદસત્પરમ पश्चादहम् यदेतच्च यो वशिष्येत આ જગત નહોતું ત્યારે હું હતો આ જગત દેખાય છે ત્યારે સર્વમાં હું જ રહેલો છું આ જગતનો વિનાશ થશે ત્યારે પણ હું રહેવાનો છું મારા વિના જે કંઈ ભાષે છે એ જ મારી માયા છે માયાની બે શક્તિ છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે અને માયાની વિક્ષેપ શક્તિ પ્રભુના આધારે જગતનો ભાસ કરાવે અંધારામાં દોરી પડી હતી અંધકારે દોરીને ઢાંકી રાખે દોરી દેખાતી નથી અને અંધારામાં દોરીમાં સર્પનો ભાસ થાય સાપ નથી થતા દેખાય દોરી છે છતાં દેખાતી નથી ન હોવા છતાં દેખાય અને હોવા છતાં ન દેખાય એ જ માયા છે યા નથી છતાં દેખાય સાપ નથી છતાં અંધારામાં દોરીમાં સાપનો ભાસ થાય માયાની આવરણ શક્તિ વિક્ષેપ શક્તિ આવી રીના કરે છે માયાને સમજાવવા માટે ભાગવતમાં સ્વપ્નનો દૃષ્ટાંત એક બે વાર નહીં અનેક વાર આપ્યો સ્વપ્ને નર્થાગમો યથા સ્વપ્નમાં ઘણું દેખાય એ બધું ખોટું હોય સ્વપ્ન જોનાર એકલો સાચો હોય પણ જ્યારે સ્વપ્ન દેખાય છે ત્યારે સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન હોય જેને બરાબર યાદ હોય કે હું ઘરમાં છું પથારીમાં સૂતેલો છું એને સ્વપ્ન દેખાતું નથી સ્વપ્ન ત્યારે દેખાય છે કે સ્વપ્ન જોનાર જ્યારે પોતાના સ્વરૂપને ભૂલી જાય ત્યારે સ્વપ્ન દેખાય છે મેં જોયું કે હું જંગલમાં ગયો છું સ્વપ્નનું જંગલ ખોટું અને સ્વપ્નના જંગલમાં જે પુરુષ ગયો છે ખોટો છે એ તો ઘરમાં છે પણ સ્વપ્નમાં એવું દેખાયું કે હું જંગલમાં ગયો સ્વપ્નનું જંગલ અને સ્વપ્નના જંગલમાં ગયેલો પુરુષ અને સ્વપ્નનું જંગલ જેને દેખાય છે તે બધું એક જ છે પણ સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન હોય સ્વપ્ન ખોટું હોવા છતાં સુખ આપે છે દુઃખ આપે સ્વપ્નમાં લાખ બે લાખ રૂપિયા હાથમાં આવી જાય ને તો કેટલાકને સુખ થાય અને કદાચ સ્વપ્નમાં કોઈ બહુ મોટો વાઘ દેખાય મારા પાછળ પડ્યો છે એવું દેખાય તો દુઃખ થાય છે સ્વપ્નનો વાઘ ખોટો અને સ્વપ્નના રૂપિયા પણ ખોટા ખોટા રૂપિયા સુખ આપે અને ખોટો વાઘ દુઃખ આપે ખોટું સ્વપ્ન જેમ સુખ દુઃખ આપે છે તેમાં માયા પણ ખોટી છે ખોટી માયા જીવને સુખ દુઃખ આપે છે સ્વપ્નમાં જે કંઈ દેખાય છે એનો સ્વપ્ન જોનાર સાથે સંબંધ થયો જ નથી આત્મમાયામૃતે રાજન પરસ્યાનુભવાત્મના ન તાર્થ સંબંધ સ્વપ્ન સ્વપ્નદ્રષ્ટુરિવાંજસા સ્વપ્ન જોનારો એ સ્વપ્નનો દ્રષ્ટા કહેવાય સ્વપ્નનો દ્રષ્ટા જે છે ઘરમાં છે સ્વપ્નના દૃશ્ય પદાર્થોનો સ્વપ્નના દ્રષ્ટા સાથે કોઈ સંબંધ થયો જ નથી એ તો ઘરમાં છે છતાં સ્વપ્નકાળમાં સ્વપ્ન સાચું લાગે જે જાગો જાગે છે એને સ્વપ્નનું સુખ નહીં અને દુઃખ નહીં ન જાગે એને સ્વપ્ન દેખાય તમે જાગો સુતેલાને સંસાર મળે છે જાગનારને ભગવાન મળે ભગવાન શ્રી કૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં હતું આ જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવતી વસુદેવ દેવતીને ભગવાનના દર્શન થયા સુતેલાને સંસાર મળે જાગનારને ભગવાન મળે કદાચ કક્ષામાં અમે પછી તમને ગભરામણ થશે અમારે આખી રાત જાગવાનું ઉજાગરો કરવો પડે સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે એ સૂતેલો છે સંસારનું બધું સુખ તુચ્છ છે એવી જેને ખાતરી થઈ છે જાગ્યો છે જાગનારને ભગવાન મળે સૂતેલાને સંસાર મળે સ્વપ્ને નર્થાગમો યથા રાજાનો એક પ્રશ્ન સુંદર છે રાજાએ પ્રશ્ન કર્યો છે મહારાજ આ માયા જડ છે અને જીવ ઈશ્વરનો અંશ ચેતન છે આ જળ ચેતનનો સંબંધ કેમ થયો અને ક્યારથી થયો માયા ચેતન નથી માયા જળ છે અને જીવ તો ઈશ્વરનો અંશ એ ચેતન છે જળ અને ચેતનની આ ગાંઠ કેમ પડી ક્યારથી પડ્યું કે આના પ્રશ્ન જ બરાબર નથી ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે માયા ખોટી છે તો જીવ સાથે માયાનો સંબંધ સાચો નથી ખોટી માયાનો સંબંધ પણ જીવ સાથે ખોટો જ છે માયા સત્ય હોય તો માયાનો નાશ થશે નહીં માયા ખોટી છે માટે જ માયાનો નાશ થાય છે જે ખોટું છે તે ટકતું નથી અને જે ખરું છે એનો નાશ થતો નથી માયાનો જીવ સાથે સંબંધ ખોટો છે ખોટું સ્વપ્ન જેમ સુખ દુઃખ આપે છે સ્વપ્નના દ્રષ્ટાનો સ્વપ્નના દૃશ્ય પદાર્થ સાથે સંબંધ ખોટો છે પણ ન જાગે ત્યાં સુધી સ્વપ્ન સાચું લાગે માયા એ અજ્ઞાનનું સ્વરૂપ છે અજ્ઞાનનો આદિ નથી અજ્ઞાનનો અંત આવે તમારા હાથે પુસ્તક કબાટમાં રાખ્યું હતું તમે ભૂલી ગયા તમે બહાર શોધતા પુસ્તક મળતું નથી કદાચ તમને એમ કોઈ પૂછે કે તમે કેટલા વાગે ભૂલી ગયા કેટલા વાગે ભૂલી ગયા એનો કોઈ જવાબ આપી શકે કે ત્રણ વાગે ભૂલી ગયો ચાર વાગે ભૂલી ગયો કેટલા વાગે ભૂલી ગયા એનો કોઈ જવાબ જ નથી ક્યારે યાદ આવ્યું એ કહી શકાય કે હું બહાર શોધતો હતો પછી પાંચ વાગે મને યાદ આવ્યું એ તો કબાટમાં છે ક્યારે યાદ આવ્યું એ કહી શકાય કેટલા વાગે ભૂલી ગયા હતા એ કહી શકાતું નથી અજ્ઞાનનો આદિ નથી અજ્ઞાનનો અંત છે આપણા ગુજરાતમાં રહેનાર કોઈ ભાઈને પૂછો કે તને કાનેલી ભાષા આવડે છે એ ના પાડશે કે મને કાનેલી ભાષા આવડતી નથી એને ફરીથી પૂછો કે કાનેલી ભાષાનું અજ્ઞાન તને કેટલા દિવસોથી છે એવું કહી શકે કે દસ વર્ષથી છે કે વીસ વર્ષથી છે એટલે એમ જ કહેશે મારો જન્મ ગુજરાતમાં થયો જન્મથી મને કાનડી ભાષાનું જ્ઞાન નથી એને ફરીથી પૂછો તારો જન્મ થયો નહોતો ત્યારે કાનડી ભાષા તને આવડતી હતી કાનડી ભાષાનું અજ્ઞાન કેમ છે અને ક્યારથી છે કોઈ કહી શકે નહીં પણ ગુજરાતનો માણસ કર્ણાટકમાં બે ચાર વર્ષ જઈને રહે તો એને કાનડી ભાષા આવડે પછી કહી શકે કે મને આવડે છે જ્ઞાન ક્યારે થયું એ કહી શકાય અજ્ઞાન ક્યારથી છે કહી શકાતું નથી અજ્ઞાન અનાદિ છે પણ અજ્ઞાનનો નાશ થાય માયા અનાદિ છે પણ શાંત છે પરમાત્મા અનાદિ અનંત છે માયા છાયાગીરી છે છાયા દેખાય છે પણ છાયાને કોઈ પકડી શકે નહીં દીવાના સન્મુખ હોય ત્યાં સુધી છાયા દેખાતી નથી દીવાને પીડ બતાવે કે છાયા આગળ આવે આ જીવ પરમાત્માના સન્મુખ રહે ત્યાં સુધી માયા દેખાતી નથી જીવ જ્યારે ઈશ્વરથી વિમુખ થાય છે ત્યારે માયા આગળ આવે ભગવાનના જે સન્મુખ રહે એને માયા ત્રાસ આપે નહીં માયા મારે છે માયા લડાવે છે પણ ગાફલને મારે જે બહુ સાવધાન થઈને સતત ભક્તિ કરે એને માયાત્રાસ આપી શકે નહીં જે દીવાના સન્મુખ રહે છાયા એના પાછળ રહેશે એને છાયા દેખાય નહીં દીવાને પીઠ બતાવે તો છાયા આગળ આવે જીવ ઈશ્વરથી જયારે વિમુખ થાય છે ત્યારે માયા આગળ આવે માયા ખોટી છે ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે બ્રહ્મ હત્યા જેવું કોઈ મોટું પાપ નથી મોટામાં મોટું પાપ બ્રહ્મ હત્યા છે બ્રહ્મહત્યા એટલે બ્રહ્મને મારે ત્યારે બ્રહ્મહત્યા થાય અરે બ્રહ્મને કોઈ મારી શકે નહીં બ્રહ્મથી વિમુખ થાય એ જ બ્રહ્મહત્યા છે જે ઈશ્વરથી વિમુખ થયો એના આગળ માયા આવે છે બ્રહ્મહત્યા એટલે જે પરમાત્માને ભૂલે છે એ પાછું ન કરે ભગવાનથી જીવ વિમુખ થાય ત્યારે જ માયા એને મારે છે ભગવાનના સન્મુખ રહેનારને માયા ત્રાસ આપતી નથી ચાર શ્લોકોમાં ભાગવતની કથા સંભળાવી તે કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી અને વ્યાસ મહર્ષિએ તે ચાર શ્લોકોના આધારે અઢાર હજાર શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું દ્વિતીય સ્કંદમાં રાજાએ અનેક પ્રશ્નો કર્યા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન તમે જેવા પ્રશ્ન કરો છો એવા જ પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેય સ્વામીને એવા જ પ્રશ્નો કર્યા મૈત્રેય ઋષિએ વિદુરજીને જે ઉપદેશ કર્યો તે કથા હું તને સંભળાવીશ નાનકડો દ્વિતીય સ્કંદા દસ અધ્યાયનો તે પૂરો કરે તૃતીય સ્કંદનો આરંભ કરે છે તૃતીય સ્કંદના આરંભમાં રાજાએ સુંદર પ્રશ્ન કર્યો છે એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્વા સ્વગૃહમૃદ્ધિમત રાજાએ પ્રશ્ન કર્યો કે વિદુરવી તો મહાન વૈષ્ણવ છે વિદુરજીને ઘર છોડીને જાત્રા કરવાની કંઈ જરૂર જ નથી જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એ જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરે સેવા સ્મરણ કરે એ ભૂમિને તીર્થ બનાવે તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીર્થ તીર ગયો ન ગયો મોટામાં મોટું તીર્થ કહ્યું મનને અતિ શુદ્ધ રાખે એ જ મહાન તીર્થ મનમાં કામ આવે નહીં મન ખરાબ વિચાર કરે નહીં મન સર્વકાળ પવિત્ર રહે એ જ મહાન તીર્થ છે બીજો ગીતો મહાન વૈષ્ણવ છે એમને ઘર છોડીને જાત્રામાં રખડવાની જરૂર પણ નથી બહુ રખડવાથી મન વધારે ચંચલ થાય એક ઠેકાણે બેસીને ધ્યાન કરો પ્રભુના નામનો જપ કરો પ્રભુની ખુશામત કરો ભગવાનની પ્રાર્થના કરો તમે જ્યાં બેસીને સેવા સ્મરણ કરશો એ ભૂમિ તીર્થ થઈ જશે બહુભટકવાથી મન વધારે ચંચલ થાય વિદુરજી મહારાજ તો મહાન વૈષ્ણવ છે એમને ઘર છોડીને જાત્રામાં ભટકવાની શી જરૂર એ ઘર છોડીને જાત્રા કરવા કેમ ગયા હતા મૈત્રેય સ્વામીએ વિદુરજીને જે ઉપદેશ કર્યો અને તે સાંભળવાની મને ઈચ્છા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ કરો ઘર છોડવાની ઈચ્છા નહોતી પણ ઘરમાં એવો પ્રસંગ ઉભો થયો એમને ઘર છોડવું પડ્યું ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે બહુ અન્યાય થયો વિદુરજીને તે સહન થયું નહીં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો અને કહ્યું કે તમે ચોરી કરો અર્ધુરાજ પાંડવોનું છે તમારી દાનત હવે બહુ બગડી આ સારું નથી વિદુરજીએ બહુ ઠપકો આપ્યો ધૃતરાષ્ટ્રે માન્યું નહીં વિદુરજીએ વિચાર કર્યો કે આ પાપી ધૃતરાષ્ટ્ર સાથે રહું ને તો કદાચ મારી પણ બુદ્ધિ બગડશે વ્યભિચાર અને ચોરી આ બે મહાપાપ માન્યા સગો ભાઈ આવું પાપ કરે ને તો એને દૂરથી જય શ્રી કૃષ્ણ કરે વૈષ્ણવો વેર કરતા નથી ઉપેક્ષા કરે છે વિદુરજી મહાન વૈષ્ણવ છે વિદુરજીએ વિચાર કર્યો મારો ભાઈ બહુ મોટું પાપ કરે મારે હવે એની સાથે રહેવું નથી વિદુરજી ઘર છોડીને ગંગા કિનારે ઝૂંપડીમાં પત્ની સાથે રહ્યા પાંડવોએ વનમાં તપશ્ચર્યા કરી અને વિદુરજી હસ્તિનાપુરના બહાર ગંગા કિનારે ઝૂંપડીમાં તપ કરે પતિ પત્નીએ કાર્યક્રમ એવો નક્કી કર્યો હતો કે મનને સંસારના કોઈ વિષયમાં જવાનો એ અવસર આપતા નથી તમારી પ્રેરણા વિના તમારું મન પાપ કરતું નથી આત્માની પ્રેરણાથી જ મન પાપ કરે તમે બધા માલિક છો મન એ તમારો નોકર છે પણ આ નોકર બહુ તોફાની છે એને કોઈ સારા કામમાં પરોવી રાખજો નહીં તો એ ખાડામાં ઉતારશે પછી પત્નીએ કાર્યક્રમ એવો નક્કી કર્યો છે મનમાં સંસાર આવે નહીં સંસારનું ચિંતન થાય નહીં એવો કાર્યક્રમ નક્કી કર્યો ત્રણ કલાક એક આસને બેસીને ધ્યાન કરે મારા ભગવાનના ચરણ કેવા છે ભગવાનના મત કેવા છે ભગવાનની આંગળીઓ કેવી છે ભગવાનનું પીતાંબર કેવું છે ઠાકોરજીના એક એક શ્રી અંગમાં આંખ મનને સ્થિર કરે ત્રણ કલાક ધ્યાન કરે ધ્યાન થયા પછી ત્રણ કલાક બાલકૃષ્ણલાલની બહુ પ્રેમથી સેવા કરે વનમાંથી ફૂલ તુલસી લઈ આવે લાલાનો શૃંગાર ફૂલનો કરે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરતા ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે મનથી સુંદર સુંદર સામગ્રી બનાવીને લાલાને આરોગાવ્યો બહુ ગરીબ છે નાની ત્રણ કલાક માનસી સેવા કરે આરતી ઉતારે ત્રણ કલાક ધ્યાન ત્રણ કલાક શ્રી સેવા કરે પછી તો લાલાને રાજી કરવા માટે પતિ પત્ની પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન ત્રણ કલાક કીર્તન કરે પછી ત્રણ કલાક વિદુરજી ભગવાનના સન્મુખ કથા કરે મારા ભગવાન સાંભળે છે મારા ભગવાન શ્રોતા થઈને બેઠા છે પ્રભુએ મારા ઉપર બહુ કૃપા કરી છે ભગવાનની કથા હું ભગવાનને સંભળાવું ત્રણ કલાક કથા કરે ત્રણ કલાક કીર્તન કરે ત્રણ કલાક ધ્યાન કરે ત્રણ કલાક જપ કરે ત્રણ કલાક સેવા કરે આખો દિવસ ભક્તિ મનને કોઈ પણ સારા કામમાં પરોવી રાખજો નહીં તો મન પાપ કરશે પતન કરશે પતિ પત્નીએ એવો કાર્યક્રમ નક્કી કર્યો છે કે મનને સંસારના કોઈ વિષયમાં જવા દેતા નથી આખો દિવસ ભક્તિ કરે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે મારો ભાઈ વિદુર ગંગા કિનારે ઝૂંપડીમાં રહ્યો છે એને ઘરનો એક પૈસો પણ લીધો નથી કદાચ એ ભીખ માગવા જાય ને તો મારું બહુ ખોટું દેખાય ધૃતરાષ્ટ્ર શરમાયો છે ધૃતરાષ્ટ્રે એ હુકમ કર્યો છે વિદુરને અડચણ પડે નહીં એને અનાજ આપો વસ્ત્ર આપો વાસણ આપો બધું આપો એ મારો ભાઈ છે તે ગાડામાં બધું ભરીને લઈ આવ્યા વિદુરજીને કહ્યું કે તમારા ભાઈ ધૃતરાષ્ટ્ર રાજાએ આ તમને આપ્યું વિદુરજીને પાપી ભયનું અનાજ લેવાની ઈચ્છા નથી વિદુરજીએ પત્નીની પરીક્ષા કરી મારા ભૈયા મોકલ્યું છે તે તમે ઘરમાં રાખો વિદુર પત્નીએ ના પાડી આ ખાવા માટે હું ગંગા કિનારે આવી નથી મારે આખો દિવસ ભક્તિ કરવી આના પેટમાં જાય તો જીભ બગડે મન બગડે ભક્તિમાં બહુ વિઘ્ન આવે આ સુધી મેં બહુ ખાધું છે હું ખાવા માટે અહીં આવી નથી વિદુરજી પત્નીને સમજાવે છે બધું ખરું છે પણ ભોજન એ પણ ભક્તિ છે ભોજન ન કરે તો શરીર દુર્બળ થાય શરીર દુર્બળ થાય તો ભક્તિ થશે નહીં ભગવાનને ભોગ ધરીને ભોજન કરે શું ખોટું બીજું પત્નીએ કહ્યું કે આ અનાજ પેટમાં જાય ને તો ભક્તિ નહીં થાય તમારા ભયનો ત્યાગ કર્યા પછી એનું અનાજ લેવાની તમને કેમ ઈચ્છા થાય ભૂખ લાગે ને ત્યારે ભાજી ભાખરી બનાવીશ ગંગા કિનારે તાંદરજાની ભાજી થાય તમે પૈસા માટે જરા પણ પ્રવૃત્તિ કરશો ને મને ભાજી ભાખરીમાં સંતોષ છે જેની જરૂરિયાત બહુ જ ઓછી છે એ ભક્તિ કરી શકે જરૂરિયાત વધે ને એને પાપ કરવું જ પડે છૂટકો જ નથી જરૂરિયાત જેની બહુ જ ઓછી છે એ જ બરાબર ભક્તિ કરી શકે મારી ભાકરીમાં સંતોષ કેટલાક ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવા તો જાય છે પણ ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે કેટલાક ઘરમાં કાગળ લખે એક અથાણાની બરણી અને એક મુરબ્બાની બરણી બે બરણીઓ મોકલી આપે અરે તારે અથાણું ખાવું હતું તો ઘર છોડીને અહીં આવે શું કરવાતું ઘર શું ખોટું હતું જેને સાદું ભોજન ભાવે છે જેની જરૂરિયાત બહુ જ તે ભગવાનની ભક્તિ કરી શકે જરૂરિયાત વધે એટલે પાપ કરવું જ પડે છે ગંગા કિનારે હું ભક્તિ કરવા માટે આવી છું આજ સુધી મેં બહુ ખાધું છે મારે હવે આખો દિવસ ભગવાનની ભક્તિ કરવી આના પેટમાં જાય તો મન બગડશે ભક્તિ નહીં થાય તમે જરા પણ પ્રવૃત્તિ કરશો નહીં આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે બહુ ભૂખ લાગે ને ત્યારે ભાજી ભાખરી બનાવે ભગવાનને ભોગ ધરે અતિશય ભૂખ લાગ્યા પછી જે કંઈ મળે ને એ અમૃત કરતા મધુર લાગે સ્વાદ ભૂખમાં હોય ભોજનમાં સ્વાદ નથી હોતો ભૂખ લાગ્યા પછી જે કંઈ મળે તે મધુર લાગે કેટલાક તો જમવા બેસી ત્યારે નખરા જ બહુ કરે આ કાચું છે શાકમાં મીઠું બહુ ઓછું છે અને દાળ બહુ ઠંડી છે એટલે દાળ ઠંડી છે તો તું ઠંડો થઈને રામ રામ કરતો ખા શું ખોટું પણ દાળ ઠંડી હોય તો સાહેબ ગરમ થઈ જાય છે એને ભૂખ જ લાગી નથી ભૂખ લાગ્યા પછી જે કંઈ મળે અમૃત કરતા એ મધુર લાગે ચોવીસ કલાકમાં ખરી ભૂખ એક જ વાર લાગે એવું લખ્યું છે પતિ પત્ની આખો દિવસ ખૂબ ભક્તિ અતિશય ભૂખ લાગ્યા પછી ભાજી ભાકરી બનાવે છે ભગવાનને ભોગ ધરે અગ્નિમાં આહુતિ આપે પછી એકવાર પ્રસાદ લે પાંડવોએ વનમાં તપશ્ચર્યા કરી વિદુરજી હસ્તિનાપુરમાં ગંગા કિનારે ઝૂંપડીમાં રહીને ભક્તિ કરતા બાર વર્ષનો વનવાસ પૂરો થયા પછી પાંડવોએ રાજ્યની માગણી કરી દુર્યોધને ના પાડી ત્યારે ધર્મરાજાએ દ્વારિકાનાથને કહ્યું છે એકવાર દુર્યોધનને તમે સમજાવો એ માની જાય તો સારું યુદ્ધ કરવાથી મારો દેશ દુઃખી થશે મારે યુદ્ધ કરવું નથી અડધું રાજ અમારું છે અમને એક બે ગામ આપે ને તો અમે સંતોષ માનીશ ક્ષત્રિયને ભીખ માગવાનો અધિકાર નથી અમે ભિક્ષા કેવી રીતે માગી પોષણ માટે એકાદ બે ગામ આપે તો અમને સંતોષ અમારે યુદ્ધ કરવું નથી તમે એકવાર દુર્યોધનને સમજાવો દ્વારકાનાથ હસ્તિનાપુરમાં વિસ્તી કરવા માટે આવવાના ધૃતરાષ્ટ્રને તે ખબર પડી ભગવાન શ્રી કૃષ્ણ પધારે મારે એમનું સ્વાગત સારી રીતે કરવું સામેલ છે કે દ્વારકામાં રોજ છપ્પન ભોગ આરોગ્ય તે રાજાધિરાજ છે ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો છપ્પન ભોગની સામગ્રી તૈયાર થાય રસ્તામાં ઠેકઠેકાણે તોરણો બાંધ્યા છે એવી રીતે સ્વાગત કરો કે રાજી થાય પછી એમને હું સમજાવીશ કે આ બે ભાઈઓનો ઝઘડો છે તમને વચમાં પડવાની શી જરૂર એ રાજી થયા પછી એમને સમજાવીને હું મારા પક્ષમાં ખેંચી લઈ ધૃતરાષ્ટ્રની દાનત સારી નથી સ્વાગતની તૈયારી બહુ કરી અનેક દેશમાંથી રાજાઓ આવ્યા છે સાધુ સંતો પણ હસ્તિનાપુરમાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે સભામાં એમનું ભાષણ થશે અને તેમની અમે દિવ્ય વાણી સાંભળીશું ઘણા સાધુ સંતો પણ હસ્તિનાપુરમાં આવ્યા છે બધાની ઈચ્છા છે કે દુર્યોધન માની જાય કૌરવ પાંડવોનું યુદ્ધ ન થાય તો સારું વિદુરજી સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા છે આજે ગંગા કિનારે સંતોની ભીડ થઈ ઘણા સાધુ સંતો દેખાય તે વાતો કરે છે આવતીકાલે દ્વારકા દ્વારકાનાથ પધારવાના છે સાંભળ્યું છે કે રથમાં વિરાજશે અને બહુ મોટો વર્ગો નીકળશે સંતો વાતો કરે છે વિદુરજી તે સામે વિદુરજીએ પૂછ્યું કે આવતીકાલે કોણ આવવાના છે કોનો વળગડો છે કે તમને ખબર નથી દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ પધારે વિદુરજીએ તે સાંભળ્યું છે અતિશય આનંદ આવતીકાલે મને દ્વારકાનાથના દર્શન થશે સ્નાન કરીને ઘેર ગયા પતિ પત્નીનો એવો નિયમ હતો આખો દિવસ ઘરમાં મૌન રાખીને ભક્તિ કરતા જ્યારે સત્સંગ કરવા બેસે ને ત્યારે જ થોડુંક બોલે વિદુરજી પત્ની સાથે સત્સંગ કરવા બેઠા વિદુરજીએ કહ્યું છે એક સાધુએ મને કહેલું તે મને આજે યાદ આવ્યું કોઈ પણ વૈષ્ણવ બાર વર્ષ સુધી એક જ જગ્યામાં રહે એ જગ્યા છોડે જ નહીં બાર વર્ષ સુધી એક જગ્યામાં રહીને દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે તો બાર વર્ષ પછી પ્રભુને કયા મારા માટે કેટલું નુકસાન કરે એ જગ્યા પણ છોડતો નથી કોઈ ઠેકાણે જતો નથી બાર વર્ષ પછી ભગવાન એ જીવ લાયક ન હોય તો સ્વપ્નમાં દર્શન આપે અને લાયક હોય તો પ્રત્યક્ષ પણ દર્શન આપે મને એક સાધુએ કહ્યું આ ઝૂંપડીમાં બાર વર્ષે તે બહુ દુઃખ સહન કર્યું પણ એનું ફળ તને આવતીકાલે મળવાનું વિદુર પત્ની કંઈ જાણતા નથી તે પૂછે છે કે આવતીકાલે શું ફળ મળશે કે તને ખબર નથી બીજું પત્નીએ કહ્યું કે હું બહાર જતી જ નથી હું કોઈ માનવ સાથે બોલતી નથી સત્સંગ કરું છું ત્યારે જ બોલું હું કશું જાણતી નથી કે દ્વારકાના શ્રી પધારવાના સ્વાગતની બહુ તૈયારીઓ થઈ છે આજે ગંગા કિનારી છે કિનારે સંતોની બહુ ભીડ દ્વારકાના જ પધારવાના લોકો તો એવી વાતો કરે છે કે દુર્યોધનને સમજાવવા માટે પ્રભુ પધારે પણ તને ખરું કહું છું મારા ભગવાન મને દર્શન આપવા માટે પધારે બાર વર્ષ આ ઝૂંપડીમાં મેં રહીને ભક્તિ કરી છે એનું કંઈ ફળ તો મળવું જ જોઈએ ભક્તિ એ કોઈ દિવસ વ્યર્થ જાય જ નહીં બાર વર્ષ આ ઝૂંપડીમાં હું રહ્યો એનું ફળ આવતીકાલે મળવાનું છે હું તો એવું માનું છું દુર્યોધનના માટે નહીં દુર્યોધનનું એક નિમિત્ત છે એ તો મને દર્શન આપવા માટે પ્રભુ કરે છે દુર્યોધન દુષ્ટ છે એ કંઈ માને એવો નથી પ્રભુએ દુર્યોધનનું એક નિમિત્ત કર્યું છે મને તો લાગે છે મારા ભગવાન આપણને દર્શન આપવા માટે આવે આપણને આવતીકાલે દર્શન થવાના છે એની પત્નીએ તે સાંભળ્યું છે આંખો ભેગી થઈ આવતીકાલે મારે મને દ્વારકાનાથના દર્શન થવા આ બે ત્રણ દિવસથી મને સ્વપ્ન બહુ સુંદર દેખાય મને પરમ દિવસે એવું સ્વપ્ન દેખાયું કે હું દ્વારકામાં ગઈ તારા માલિક સુવર્ણ સિંહાસનમાં રાખતા અતિશય ભીડ થઈ છે અને તે ભીડમાં આ જીવ પણ ગયો એવું મેં સ્વપ્નમાં જોયું સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા દ્વારકાનાથને હું દર્શન કરું હું હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરું ત્યારે પ્રભુએ મને નજર આપી અને ગાલમાં ધીરે ધીરે હસી અને આવું મેં જોયું અને પછી હું જાગ્યું વિદુરજીએ કહ્યું આ સ્વપ્ન બહુ સારું મન કેવું છે એની પરીક્ષા રાત્રે થાય પથારીમાં પડ્યા પછી તમારું મન ક્યાં જાય તમને રાત્રે સ્વપ્નમાં શું દેખાય સ્વપ્નમાં શું યાદ આવે છે માનજો કે ત્યાં મન ફસાયેલું છે મનની પરીક્ષા દિવસમાં થતી નથી દિવસમાં કંઈક પ્રવૃત્તિ કરે ત્યારે મન કેવું હોય છે એની બરાબર ખબર પડતી નથી નિવૃત્તિના સમયે એકાંતમાં મન ક્યાં જાય છે રાત્રે સ્વપ્નમાં શું યાદ આવે છે માનજો કે ત્યાં મન ફસાયું ભક્તિ બરાબર કરે ને એને સુંદર સ્વપ્ન દેખાય ગોપાલ સહસ્રમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે ભક્તાનામ સ્વપ્ન વર્ધન ભગવાન કોઈ કોઈ વખત સ્વપ્નમાં કૃપા કરે છે બીજું પત્નીએ કહ્યું કે મને ગઈકાલે તો એવું સ્વપ્ન દેખાયું હું મારા ભગવાનના માટે ફૂલની માળા બનાવું મેં ભગવાનને તિલક કરીને માળા અર્પણ કર્યું એવું મેં સ્વપ્નમાં જોયું ક્યાં સ્વપ્ન બહુ સુંદર આવતીકાલે આપણને દ્વારકાનાથના દર્શન થશે વિદુર પત્નીને આનંદ થયો છે વિદુર પત્નીએ હાથ જોડ્યા છે અને પૂછે છે પ્રભુ સાથે કે તમારો પરિચય છે કે ભગવાન તમને ઓળખે છે વિદુરજીએ કહ્યું મને સારી રીતે ઓળખે મારા ઉપર તો બહુ પ્રેમ છે હું તને શું કહું હું એક સાધારણ છે છું મારા ઉપર બહુ કૃપા રાખે મહારાજ એક સાધારણ જીવને પણ બહુ માન આપ્યું હું જયારે જયારે વંદન કરું ને ત્યારે મારું નામ લઈને મને બોલાવતા નથી હું લાયક તો નથી પણ ઉંમરથી તો મોટો છું ને હું વયોવૃદ્ધ અને તેથી માલિક મને કાકા કહીને બોલાવે મને બહુ માન આપે મને જયારે કાકા કહીને બોલાવે એટલે મને અંદરથી તો આનંદ થાય મને કાકા માને અંતકાળમાં મને લેવા આવશે પણ મને થોડું દુઃખ પણ થાય છે હું એક સાધારણ જીવ અને શ્રી કૃષ્ણ તો અનંત કોટી બ્રહ્માંડના ગાયક છે એ લક્ષ્મી પતિ છે મને કાકા કરીને બોલાવે સારું પછી અમને હાથ જોડીને કહું છું હું તમારો સાધારણ નોકર આપણે મને મારા નામથી જ બોલાવું તો મને કહે કે તમે ઉંમરથી તો મોટા છો ને મેં તમને કાકા માનો બીજું પત્ની તે સાંભળે છે મારા પતિદેવને ભગવાન કાકા કહીને બોલાવે કોઈ દિવસ મારા ઘેર આવશે તો મને પણ ભગવાન કાકી કહીને બોલાવે એવું રોજ ત્યારે પ્રભુ મારા ઘેર પધારે મારા ઘરની સામગ્રી આવે છે અને એક વાત એ મને કાકી કહીને બોલાવે પાસે કઈ માગવું નથી કોઈ શું બોલવાની જરા પણ ઈચ્છા નથી એક વાર મને કાકી કહીને બોલાવશે ને તો મારું મરણ સુધરશે ભગવાન જેને અપનાવે છે એને અંતકાળમાં ભગવાન લેવા જાય મારી આ વૃદ્ધાવસ્થા છે અહીંયા શરીર બહુ નહીં ટકે આ જીવને માનની ભૂખ હોય લોકો મને માન આપે મારું અપમાન ન થાય બધાને માન ગમે છે પરમાત્મા જેને માન આપે છે એની જ આ ભૂખ શાંત થાય જગતમાં માન બહુ મળે ને તેથી આ માનની ભૂખ શાંત થતી નથી બહુ માન મળે તો અભિમાન વધે છે ખરેખર હું ડાયો છું કોઈ ઠેકાણે ઓછું માન મળે તો કેટલાક હૈયું બાળે આ લોકોને અમારી કદર નથી જગતમાં માન મળે ને તો રાજી થવા જેવું નથી જગતમાં કદાચ તમારું કોઈ અપમાન કરે તો નારાજ થશો આ સંસાર ખોટો છે સંસારમાં મળેલું માન ખોટું અને અપમાન પણ ખોટું પ્રભુના દરબારમાં જેને માન મળે જગતમાં કેટલાક જીવ તો એવા પણ હોય છે પ્રત્યક્ષમાં માન આપે છે વખાણ કરે અને પાછળથી એ લોકો નિંદા પણ કરે છે ખરાબ બોલે માન અને અપમાનમાં મન શાંત રાખો મારે પ્રભુના દરબારમાં જવું છે ભગવાન જેને માન આપે છે એનું માન કાયમ ટકે ભગવાન મારા ઘેર પધારો મારા ઘરની સામગ્રી આરોગો બીજું પત્નીનો આ છેલ્લો મનોરથ હવે શરીર બહુ નહીં ટકે હું રોજ ભાવના કરું છું કે બાલકૃષ્ણના લાડોને પણ ભાવનાથી મને કંઈ સંતોષ થતો નથી પ્રભુ પધારે અને આરોગ્ય તે મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે કેવી રીતે આરોગ્ય મારે તે જોવું છે મારા ભગવાન આરોગ્યને ત્યારે હાથમાં પંખો લઈને હું સેવા કરી હું જાણું છું બહુ કોમળ છે એમને હું જરાય પરિશ્રમ નહીં થયો એકવાર મારા ઘેર પધાર તમને આટલું બધું માન આપે છે ને કાકા કહીને બોલાવે છે તો તમે આમંત્રણ આપશો ને તો જરૂર પધાર તમે ભગવાનને આમંત્રણ આપજો ગરબાનું કામ પૂરું થાય ત્યાં ગરીબના ઝૂંપડીમાં પધાર મને ભગવાન આરોગ્ય દર્શન કરવા મારી બહુ ઈચ્છા છે બીજો પત્નીનો આગ્રહ છે કે તમે ભગવાનને આમંત્રણ આપો વિદુરજીને આમંત્રણ આપતા સંકોચ થાય ભક્તિ જયારે બરાબર થાય છે ત્યારે અભિમાન મરે છે વિદુરજીનો અભિમાન મરી ગયો વિદુરજી એવું માને છે કે હું આમંત્રણ આપવા હજુ લાયક ને આમંત્રણ આપવા માટે પણ કંઈ લાયકાત તો જોઈએ એ લક્ષ્મીના પતિ છે એ સર્વથી શ્રેષ્ઠ છે એમને હું કેવી રીતે કહું કે તમે મારા ઘેર જમવા આવો એવું મારાથી બોલાય નહીં હું આમંત્રણ આપવા લાયક નથી આમંત્રણ આપવા માટે પણ કઈ લાયકાત તો જોઈએ હું ક્યાં લાયક છું વિદુરજીનો અભિમાન મરી ગયો ભક્તિ બરાબર થાય ત્યારે અભિમાન મળે છે હૃદય બીન બને એ જ ભક્તિનું ફળ છે વિદુરજી એવું સમજે છે હું આમંત્રણ આપવા લાયક નથી તો કહ્યું કે મને આમંત્રણ આપતા બહુ સંકોચ થાય એ પરમાત્મા છે હું એક સાધારણ જીવ છું તને ખબર છે મોટા મોટા ઋષિઓ રાજાઓ એમની સાથે રહે મારા જેવા સાધારણ જીવને કોઈ પ્રભુ પાસે જવો પણ દેશે હું બહુ મહેનત કરીને જવું ને તો મને બોલતા સંકોચ થાય છે હું કેવી રીતે કહું કે મારા તમે જવું આવે એવું મારાથી બોલાય મેં સાંભળ્યું છે બે મહિનાથી ધૃતરાષ્ટ્ર તૈયારી કરે હું આમંત્રણ આપું તો ધૃતરાષ્ટ્ર ના પાડે પ્રભુ મારા ત્યાં પધારે ને મને એવું લાગે છે આમંત્રણ આપો તો મને ના તો નહીં પાડે મારા ઉપર બહુ કૃપા છે પણ મને જ બહુ સંકોચ થાય મારા ઘેર પ્રભુ પધારે તો મને આનંદ થશે પણ મારા ભગવાનને કેટલું સહન કરવું પડશે હું વૈષ્ણવ તો છું પણ હું દરિદ્રી છું આ નાનકડી ઝૂંપડીમાં રહું મારા ઘરમાં કોઈ સુંદર ગાદી નથી હું ક્યાં ભગવાનને પધરાવું પ્રભુ પધારે તો શું સ્વાગત કરીશું વિદુર પત્નીએ કહ્યું છે આપણે જે કહીએ તે ઠાકોર જ્ઞાન પણ વિદુરજીએ ના સારામાં સારું જે હોય એ જ ભગવાનને અર્પણ કર આ ભાજી ભગવાનને કેવી રીતે અર્પણ મને બહુ સંકોચ થાય છે મા ત્યાં પધારે તો મને આનંદ થશે પણ ઠાકોરજીને બહુ પરિશ્રમ પ્રભુએ કેટલું સહન કરવું પડશે એ હાથે કોમળ છે મારા ઘરમાં કોઈ ગાદી નથી કોઈ સુંદર સામગ્રી નથી કે પ્રભુનું હું સ્વાગત કરી શકું હું દરિદ્રી છું પત્નીના આંખમાં શું આવે પત્નીએ કહ્યું છે મેં એકવાર કથામાં એવું સાંભળ્યું હતું કે ભગવાનને ગરીબ વૈષ્ણવો બહુ લાગત લાગે ગરીબાઈમાં એક મોટો સદગુણ છે ગરીબાઈમાં અભિમાન મરે છે સંપત્તિ અભિમાન સાથે જ રહે છે દારિદ્ર્યમાં હૃદય દીન બને ગરીબ વૈષ્ણવો તો એમને બહુ વાલા લાગે એવું મેં સાંભળ્યું એ ગુરુજીને હિંમત થતી નથી કેવી રીતે આમંત્રણ આપું હું લાયક નથી ભગવાનને આમંત્રણ આપવા માટે પણ કોઈ લાયકાત તો જોઈએ ને હું ક્યાં લાયક પતિ પત્નીને રાત્રે નિદ્રા આવતી આવતીકાલે દર્શન થશે મને એવું લાગે છે હજુ બાર વર્ષ આ ઝૂંપડીમાં રહીને ખૂબ ભક્તિ કરીશું તો બાર વર્ષ પછી ભગવાન વગર આમંત્રણ ત્યારે આપણને દર્શન થાય અને બાર વર્ષે ભક્તિ કરવાની જરૂર છે વિદુર પત્ની રડે છે બાર વર્ષ પછી કોને જોયું આ શરીર બહુ નહીં શકે મારી વૃદ્ધાવસ્થા અત્યારે બહુ હારે શોષાયું વિદુર પત્નીએ નિશ્ચય કર્યો છે દ્વારકાનાથના દર્શન કરતા કરતા હાથ જોડીને હું ભગવાનને કહીશ તે તમે મારા ઘેર આવું છું મારી બહુ ભાવના હું પ્રેમથી આમંત્રણ આપીશ મારો પ્રેમ સાચો હોય તો એ જરૂર કદાચ મારા પ્રેમમાં કંઈ કપટ હોય એ શુદ્ધ ન હોય તો એ નહીં આવે એ અંતર્યામી છે એ બધું જાણે છે વિદુ પત્નીએ નિશ્ચય કર્યો છે દ્વારકાનાથના દર્શન કરતા કરતા હાથ જોડીને હું પ્રભુને આમંત્રણ આપીશ મને વીર પધારશે રાત્રે નિદ્રા પ્રાતઃકાલ થયો છે સ્નાન કર્યું છે બાળકૃષ્ણલાલની પ્રેમથી સેવા અને સેવામાં હૃદય થઈ ગયું છે શૃંગાર બહુ સાદો છે પણ આજે બાલકૃષ્ણ બહુ સુંદર દેખાય આજે દર્શનમાં બહુ આનંદ આવે મને જોઈને હસે છે આજે શું થવાનું છે બહુ આનંદ મને કોઈ દિવસ આવ્યો આજે બહુ પ્રસન્ન દેખાય બાલકૃષ્ણલાલની ઘરમાં સેવા કરી પ્રેમ મારું હૃદય પીગળ્યું છે વિદુરજી પત્ની સાથે દોડતા દોડતા દર્શન માટે પ્રાણ કરશે છે બાર વર્ષે બહુ દુઃખ સહન કર્યું અને એનું ફળ આજે મળવાનું છે બહુ ભીડ પડી અને તે ભીડમાં વિદુરજી પત્ની સાથે ઉભા સ્મૃત્યા પ્રેમી સાતાજાની યાતિ સર્વો શરણ્ય લોકેશ મમ ભવતુ કૃષ્ણો શ્રી વિષય શ્રી કૃષ્ણ દર્શન માટે અથવા વિરાજેલા લાલતા રાતના દર્શન કરતા બિહાર છોડે છે આત્મથી પ્રેરણા શરૂ કરે છે મારી પ્રે બનાવે છે આ જીવ તમને હજારો વર્ષો સુધી વિકૃત ના કૃપા કરો કૃપા કરો એક વાર મને નજર આવે ભગવાનનો સોનાનો રસ છે દિવ્ય શૃંગાર છે તે વૈભવને જોતા વિજય પક્ષી વિચાર કરે છે તમને હું કેવી રીતે આમંત્રણ આપું કે મારા ઝૂંપડીમાં તમે આવો આવો જ એમનું ઐશ્વર્ય બીજું પક્ષીએ ઘરમાં સંકલ્પ કર્યો હતો દર્શન કરતા કરતા હાથ જોડીને કહીશ કે તમે મારા જેવા પ્રભુનું અનૌકિત વૈભવ જોતા અને સંકોચ થયો છે બાપતિદેવ કહેતા હતા એ વાત સાચી છે હજી એવું આનંદ રાખવામાં આવ્યો લક્ષ્મીના પત્ની છે એ સર્વથી શ્રેષ્ઠ છે એમને કેવી રીતે કહું કે મારા ઘેર મારા ઘેર તો એમ નહીં આવે આવું જ એમનું ઐશ્વર્ય એમના માટે બાર વર્ષો મેં બહુ દુઃખ સહન કર્યું મને મારા ઘેર ના આવીશ તો એ પર મને નજર નહીં આપે તો બહુ નુકસાન એમના રામજીને સતત જપ આખો દિવસ એમને રચના કરે એમના પાછો બહાર હશે મને મારા ઘરમાં આવે પણ એકવાર મને નજર આપે પતિ પત્નીની બહુ ભાવના છે ચાલતા આચરણ નજર આપે અત્યાર સુધી પ્રભુની નજર ધરતીમાં અંતર્યામીને ખબર પડી કે બહુ સારું હતું જાણી શકશે એ મને બહુ પ્રેમથી બોલાવે છે આ ભીડમાં કોણ આવ્યો છે પ્રભુએ જમા ખુશી કરી છે પતિ પત્ની ઉપર નજર શરીરના હડતાઓ દેખાય બાર વર્ષે બહુ દુઃખ સહન કર્યું છે શરીર તો દુર્બળ છે પણ મન પુષ્ટ છે અન્નથી તન પુષ્ટ થાય ભક્તિ એટલેથી મન પુષ્ટ થાય Thank you.